દ્વેષથી ત્યાગેલું રાગથી ભોગવે જ્યાં સુધી તને રાગ દ્વેષ છે ત્યાં સુધી તું વિતરાગી થયો નથી જો લીંબુ ત્યાગ્યા હોય અને પછી કોઈ ખોરાકમાં ભૂલથી લીંબુ નીચોવાયું હોય તો ચીડાયા કરે આનો અર્થ એ કે જે રાગથી ત્યાગ્યું હોય તે દ્વેષથી ભોગવવું પડે ને દ્વેષથી ત્યાગ્યું હોય તે રાગથી ભોગવવું પડે કોઈને બીડીની બાધા હોય તેને બીડી પીવડાવીએ તો તેને એમ થઈ જાય કે મારી બાધા તોડાવી નાખી તે તેને મય ક્લેશ થઈ જાય રાગ દ્વેષથી ત્યાગવું એટલે શું કે જ્યારે ગમતું હોય છતાં દ્વેષથી ત્યાગી દે કે મને નથી ગમતું છતાં જ્યારે વસ્તુ સામી આવે ત્યારે પાછો ટેસ્ટ આવી જાય દ્વેષથી ત્યાગતા રાગથી ભોગવે આ તો બધાએ રાગથી ત્યાગેલું તેથી દ્વેષથી ભોગવવું પડે વ્યાખ્યાન કરતા હોય ત્યાં મહારાજના રાગદ્વેષ ના દેખાય વીતરાગ જેવા દેખાય પણ મહારાજના હરીફ પક્ષવાળા આવે તો વેર ઝેર દેખાય અરે અહીં જ્ઞાની પુરુષ પાસે જો સ્થાનકવાસી મહારાજ પાસે દેરાવાસી મહારાજ બેસે તો એ તેમને સહન ના થાય અત્યારે તો જ્યાં જ્યાં હરીફ ત્યાં ત્યાં દ્વેષ હોય છે જ્યારે બીજી બધી જગ્યાએ વિતરાગ રહે પણ જો જાણે કે મારા કરતા ઊંચે પદે છે તે દ્વેષ આવી જાય એથી અમે કહીએ છીએ ને કે બિનહરીફ થવાનું છે બે હીરાના વેપારી હોય ને હરીફ બને તો દ્વેષ થઈ જાય પાછા રાગે એના પર થાય તે ચા પાછા સાથે પીએ ભગવાન રાગ શાને કહે છે કે હું ચંદુલાલ હું જમ્યો તેને રાગ કહે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું તે રાગ નહીં હું અને મારું તે રાગ અજ્ઞાન પ્રત્યેનો રાગ એ જ રાગ અને જ્ઞાન પ્રત્યે રાગ હોય તો તે વીતરાગ આ બધાએ રાગનો અર્થ અવળો લીધો છે તેઓ વિષયો પર રાગ છે એને રાગ કહે છે પણ એ તો આકર્ષણ ગુણ છે આસક્તિ છે આખું જગત રાગમાં ફસાયું છે આસક્તિ એટલે આકર્ષણ અજ્ઞાન પ્રત્યે પ્રેમ તે રાગ અને જ્ઞાન પ્રત્યે પ્રેમ તે વીતરાગ